આળસને કહો અન્વિદા બ્રાયન ત્રેસી પ્રકરણ સત્તર ટેકનોલોજી પાછળ ઘેના ન ઠાવો જ્ઞાન ઓડિયોઝ જીવનમાં તેજ ગતિએ આગળ વધવા સિવાય બીજી ઘણી અગત્યની બાબતો રહેલી છે મહાત્મા ગાંધી ટેકનોલોજી તમારો ઉત્તમ મિત્ર બની શકે છે પણ યોગ્ય રીતે ઉપયોગ કરવામાં ન આવે તો દુશ્મન દુશ્મન પણ સાબિત થઈ શકે છે આ એકવીસમી સદી માહિતીનો વિસ્ફોટ થયો છે અને સંદેશા વ્યવહારની ગતિ ભયાનક વધી ગઈ છે કેટલાક લોકોને જાણે ઉમળકો થઈ ગયો કે બધા સાથે સતત સંપર્કમાં રહેવું તે લોકો અંગત જીવન અને બિઝનેસ કોમ્યુનિકેશનમાં સતત વ્યસ્ત રહે છે આ રીતે સેન્ડ ફોન પર સતત વાતો કરતા રહેવું વારે વારે ઇમેજ ચેક કરવા બ્લેકબેરી પર સતત ચેક કર્યા કરવું અને હવે તો ટેબ્લેટ આવી ગયા છે તેમાં સતત મથિયા કરવું આ બધાને કારણે માણસ એક ઘડી પણ નવરાશથી બેસતો નથી માણસ શ્વાસ લેવા પણ થાક ખાતો નથી કે પોતાની આસપાસની દુનિયામાં શું ચાલી રહ્યું છે બહાર વાદળા ઉમટ્યા છે અને કેવું મજાનું વાતાવરણ થઈ ગયું છે એને કશાનું ભાન રહેતું નથી પસંદગી તમારે જ કરવાની છે જો કે હજી કેટલાક સમજદાર લોકો નેટ અને ચેટની આ દુનિયામાં આ દુનિયાના આભામાં આવી ગયા નથી તે લોકો સમજદારીપૂર્વક તેનો ઉપયોગ કરે છે અને તેને અહોભાવમાં આવીને તેને વશ થઈ ગયા નથી તે લોકોનું જીવન હજી તેમના જ નિયંત્રણમાં છે છસો અબજ ડોલરથી પણ વધુ મોટું ભંડોળ ધરાવતી ઇન્વેસ્ટમેન્ટ કંપનીનું સંચાલન કરતા બિન ગ્રોસ આધુનિક ટેકનોલોજીના કોઈપણ સાધનનો ઉપયોગ કર્યા વિના બહુ સરળતાથી પોતાનું કામ ચલાવી રહ્યા છે તેઓ નિયમિત કસરત કરે છે અને રોજ ધ્યાનમાં પણ બેસે છે તેઓ કામ પૂરું થાય તે પછી સેડફોન બંધ કરી દે છે બ્લેકબેરીને ઓફિસમાં જ મૂકીને આવે છે અને તેઓ સતત વાતો કરવાની ટેવવાળા લોકોથી દૂર જ રહે છે કેટલાક લોકોને સેન્ડફોન એસએમએસ અને ઇમેઇલની નટ નટ જ નાગી ગઈ છે બિન ગ્રોસે પોતાને તેમાંથી મુક્ત રાખ્યા છે અને આમ છતાં આજ સુધી ક્યારેય કોઈ અગત્યનો મેસેજ તેમને ટાઈમસર ન મળ્યો હોય તેવું બન્યું નથી તમે શાંત અને સ્થિર ચિત્તે કામ કરવા માંગતા હોવ અને તમારી અનર્ટનેસને સંભાળીને રાખવા માંગતા હોવ તો આજના આધુનિક ગેજેટ્સની ઉપાધિમાંથી દરરોજ થોડો ટાઈમ ફ્રી થવાનું શીખજો કમ્પ્યુટર નેટ ફોન જેવા સાધનો તમને માયાવી દુનિયામાં ખેંચી જાય છે તેની ભ્રમજારમાંથી મુક્ત રહેવાનું શીખજો ટેકનોલોજીને વણગણ ન બનવા દો વોશિંગ્ટનમાં એકવાર ટોચના બિઝનેસ એક્ઝિક્યુટિવનો એક ભોજન સમારોહ યોજાયો હતો સમારંભના આરંભ પહેલાં આયોજકોમાંથી એક વ્યક્તિને નાનકડું સંભાષણ અપાયું અને ટૂંકી પ્રાર્થના પછી ભોજન સમારંભનો આરંભ થયો સૌએ ભોજન શરૂ કરી દીધું પણ કેટલાક લોકો હજી પણ ભાષણ પ્રાર્થનાના પ્રભાવમાં હોય કે આજના દિવસે ખડા કરવામાં આવેલા મુદ્દાઓ વિશે ઊંડા વિચારમાં પડી ગયા હોય તેવું લાગતું હતું તે પછી મેં જરા ધ્યાનપૂર્વક જોયું તો ખ્યાલ આવ્યો કે તે લોકો ભોજન પૂર્વેથી તે લોકો ભોજન પૂર્વેની પ્રાર્થનામાં નહીં પણ પોતાના બ્લેકબેરીમાં મગ્ન થઈ ગયા હતા પેલા કિશોરો વિડીયો ગેમ ખેલતા હોય તેવી રીતે આ મહાનુભવો પણ પોતાની બ્લેકબેરી પર ટાઈપિંગ કરીને મેસેજ મોકલી રહ્યા હતા મેસેજની આપનેમાં તો લોકો એટલા વ્યસ્ત થઈ ગયા હતા કે પોતાની આસપાસની દુનિયાનું ભાન ભૂલી ગયા હતા કેટલાક લોકો તો તે તે જ ઓરડામાં હાજર અન્ય લોકોને મેસેજ કરી રહ્યા હતા આમને સામને બેઠા હોવા છતાં લોકો એકબીજાને એસએમએસ કરવાની મસ્તી કરે છે તે આપણે જાણીએ જાણીએ જ છીએ આ લોકોને ટેકનોલોજીની માયામી દુનિયાનો નશો ચડી ગયો છે બિનજરૂરી માહિતી અને મેસેજનો તે લોકો એવો ઢંગ ખડકી રહ્યા છે કે એક દિવસ તે લોકો તેમજ જ દટાઈ જવાના છે ટેકનોલોજી તમારી સહાય માટે છે ટેકનોલોજીનો ઉપયોગ કામની ઝડપ વધારવા માટે છે તેનાથી કામમાં ચોકસાઈ પણ આવે છે પણ તે આપણી મદદ માટે છે સંદેશા વ્યવહાર ઝડપી થઈ શકે છે અને માહિતીનું આદાન પ્રદાન સહેલું થાય અહીં સુધી વાત બરાબર છે પણ જો ધ્યાન દેવામાં ન આવે તો આધુનિક સાધનોનો ઉપયોગ એક આદત બની જાય છે લોકો ઉઠતા વનટે મેસેજ ચેક કરે છે ફટાફટ ઈમેલ ખોલે છે ઓફિસે શું થયું તે જાણવા ફોન કરે છે લોકોને એવી આદત પડી જાય છે કે ખરેખર જરૂર ન હોવા છતાં દર પાંચ સાત મિનિટે મેસેજ ચેક કર્યા કરે છે ઇમેજ ખોજીને બેઠા હોય છે તે રિફ્રેશ કર્યા કરે છે તેમાં સોશિયલ મીડિયા ઉમેરાયું છે જેમાં સૌ કોઈ સતત પોતાને અપડેટ કર્યા કરે છે કોઈ પૂછે નહીં તો પણ બધી બાબતોમાં અભિપ્રાય નખ્યા કરે છે પણ જોજો આવી નટમાં તમે ફસાતા નહીં તમારા ટાઈમને પાછો મેળવો મારા એક નાઇન્થનું કામ કામકાજ ઓગણીસ રાજ્યમાં ડિસ્ટ્રીબ્યુશનનું નેટવર્ક સંભાળવાનું હતું તે ચોવીસ કલાક કમ્પ્યુટરના વળગેના રહેતા હતા કમ્પ્યુટર પર સતત વળગેના રહેવાના કારણે બીજા કામોમાં તેમનું ધ્યાન ઓછું થવા લાગ્યું તેના કારણે ધીમે ધીમે બીજા બિન બીજા જરૂરી કામ પાછા થેનવા થેનાવા લાગ્યા અને તણાવ વધવા લાગ્યો તણાવને કારણે તેમનો સ્વભાવ પણ ચીડિયો થવા લાગ્યો તબિયત પર પણ અસર થવા લાગી અને અનિંદ્રાનો રોગ લાગુ પડી ગયો અમે તેમની સાથે ચર્ચા કરી અને તેમને એસી વીસનો નિયમ ઇમેજને કઈ રીતે લાગુ પડે છે તે સમજાવ્યું અમે તેમને સમજાવ્યું કે આપણને મળતા ઇમેજ માટે એંસી ટકા બિનકુલ નક્કામાં હોય છે આવા ઇમેજને ઓપન કર્યા વિના જ ડિલીટ કરી દેવા જોઈએ બાકી રહ્યા વીસ ટકા ઇમેઇલ તે વીસ ટકાના પણ ચાર ટકા મેઇન મેઇન જ ખરેખર કામના હોય છે અને તેનો જવાબ આપવાની જરૂર હોય છે બાકીના સોળ ટકા મેઇન હમણાં જ વાંચ હમણાં ન વાંચો તો ચાલે તેને રિપ્લાય કરવામાં ટાઈમ બગાડવાની જરૂર નથી કામની જવાબદારી વહેંચી દો મારા ક્લાયન્ટને લાગતું હતું કે તેમના ઈમેલ શોર્ટ કરવાનું કામ કોઈને સોંપી શકાય તેવું નથી તેમણે હતું કે પોતે રોજ ત્રણસો મેઇલ રિસીવ કરે છે તેને જાત જાતે જ જોવા જરૂરી છે અમે તેમને સમજાવ્યા અને તેમની સેક્રેટરી સાથે બેસાડ્યા તે પછી દરેક ઈમેલ વિશે ચર્ચા કરી કે કયા અગત્યના છે કેટલા વાંચવા જેવા છે કેટલાનો જવાબ આપવો જરૂરી છે અને બાકીના બધાને ડિલીટ કરવાના છે અમારા ક્લાયન્ટને નવાઈ અમારા ક્લાયન્ટને નવાઈ લાગી કે બે જ કલાકમાં તેમની સેક્રેટરી આખી વાત સમજી ગઈ અને ઈમેલને ફટાફટ શોર્ટ કરી આપ્યા હવે રોજ સવારે સેક્રેટરીઝ તેમના ઈમેલ ચેક કરે છે તેમાંથી એંસી ટકા તત્કાલ ડિલીટ કરી નાખે છે બાકીના મેઇલમાંથી અગત્યના હોય અને તરત જ ધ્યાન આપવાના હોય તેને એક ફોલ્ડરમાં મૂકે અને બાદમાં ફુરસદે ધ્યાનમાં લેવા જેવા મેઇનને અન્ય ફોલ્ડરમાં આ રીતે પદ્ધતિસર ઇમેજ ચેક કરવાની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ તેને કારણે અમારા ક્લાયન્ટનો કિંમતી સમય બચવા લાગ્યો બાદમાં અમારા ક્લાયન્ટને કહ્યું કે આના કારણે અઠવાડિયાના તેમના ત્રેવીસ કલાક બચી ગયા આ રીતે એક સામાન્ય ગોઠવણને કારણે તેઓ ટાઈમ અને શક્તિ બચાવી શક્યા બાકીના કામો હવે ટાઈમસર થવા લાગ્યા તણાવ દૂર થઈ ગયો અને તેમની તબિયત પણ રાબેતા મુજબ થઈ ગઈ હવે તમારા સવાલ હવે તમારા માટે સવાલ છે જો તમે પદ્ધતિસર કામ કરવાના આયોજનને કારણે અઠવાડિયે ત્રેવીસ કંડક બચાવી શકો તો શું કરો આ ત્રેવીસ કલાકમાં તમે નવેસરથી વિચારશો કઈ યોજના કઈ યોજના ઘડશો મિત્રો સાથે મુલાકાત ગોઠવશો પત્ની અને બાળકો સાથે વધારે ટાઈમ ગાળશો ટેકનોલોજીના ગુલામ ન બનો ફોર્ચ્યુન મેગેઝિનના પત્રકારે એક નેક લખ્યો હતો તેમણે લખ્યું કે પોતે રજા પરથી પાછા આવ્યા ત્યારે સાતસો ઇમેજ ભેગા થઈ ગયા હતા તેમને થયું કે જો પોતે બધા જ ઈમેલો વાંચશે અને તેનો જવાબ આપશે તો આખું અઠવાડિયું તેમાં જ જતું રહેશે તે પછી અઠવાડિયા દરમિયાન પોતે કામ શું કરશે પત્રકારે ઊંડો શ્વાસ લીધો અને કશુંક વિચારી લીધું તેમણે હિંમત કરીને બધા જ ઇમેજ સિલેક્ટ કરી ડિલીટ ઓન બટન દબાવી દીધું બધા જ ઇમેજ ગાયબ આખા અઠવાડિયું કામ પૂરું તેઓ નચિત થઈને પોતાની રોજિંદી ફરજમાં ફરજમાં લાગી ગયા તેમનો તર્ક એકદમ સરળ હતો મેં વિચાર્યું કે કોઈ મને ઇમેઇલ મોકલે તેનો અર્થ એ નથી કે મારો કિંમતી ટાઈમ બગાડીને તેનો જવાબ આપવો બીજું ઇમેઇલ ખરેખર અગત્યનો હશે અને મારો જવાબ નહીં જાય તો મોકલનાર ફરી મને રિમાઇન્ડરનો ઈમેલ મોકલવાનો જ છે આ વાત તદ્દન સાચી છે અજાણ્યા લોકોના ઇમેલ ડિલીટ કરવાનું શીખો અગત્યનો હશે તો રિમાઇન્ડર આવવાનો જ છે ટેકનોલોજી નોકર છે માલિક નથી આધુનિક સાધનો આપણી મદદ માટે આપણું કામ સહેલું કરવા માટે અને આપણો ટાઈમ બચાવવા માટે છે તે આપણા પર કબજો જમાવે તેવું થવા દેવું નથી તે યાદ રાખો સવારે ઉઠીને તરત જ તમારા હાથમાં મોબાઈલ લેવાનું કે ઈમેલ ચેક કરવાનું છોડી દો રેડિયો અને ટીવી બંધ રાખવાનું શીખો તમારે આજે શું શું કામ કરવાનું છે તે કાગળ પર નક્કી કરી દો અને તે પછી કમ્પ્યુટર ઓન કરો દિવસના કામના કલાકો દરમિયાન વચ્ચે અડધો કલાક એવો કાઢો જ્યારે તમને કોઈ ડિસ્ટર્બ ન કરે તમે મૌન પાડીને જાતને સાથે સંવાદિત સંવાદિતતા સાધી શકો છો તમે જીવનમાં કશુંક અગત્યનું મેળવવા માંગો છો તો નાની નાની બાબતોને છોડો કશા પર કશા પર પાછળ ટાઈમ આપતા પહેલાં વિચારો આની કોઈ જરૂરત છે ખરી મારી કેરિયર કે જીવનમાં આનાથી મને કોઈ ફાયદો થશે જવાબ જો ના હોય તો તેની પાછળ ટાઈમ બગાડશો નહીં સતત સંપર્કમાં રહેવું અનિવાર્ય નથી તમે એકાદ દિવસ બીમારીને કારણે ગેરહાજર રહ્યા હોવ બે દિવસ બહારગામ ગયા હોવ કે અઠવાડિયાના વેકેશન પર ગયા હોવ ત્યારે પાછળ ઓફિસનું કામ ચાલતું જ રહે છે સેલ ફોન તો શું ટેલિફોન ટેલિફોન જ ન હતો ત્યારે પણ જગતનું કામ ચાલતું જ હતું તમે સતત સંપર્કમાં રહો કે ન રહો કામ થતું રહે છે દુનિયામાં એટલી અગત્યની બાબત કશી જ નથી કે થોડી રાહ ન જોઈ શકે સેમિનારમાં આવું કહીએ ત્યારે લોકો સામે લોકો સામો જ સવાલ પૂછતા હોય છે પણ આપણે જાણકારી રાખવી પડે કે નહીં રોજ અખબારો વાંચવા પડે શું ચાલી રહ્યું છે તે ટીવી જોઈને જાણવું ન પડે હું તેમને જવાબ આપતો હોઉં છું કે જો વાત ખરેખર જાણવા જેવી હશે તો કોઈકને કોઈક તમને સામે ચાલીને જણાવી દેશે ઘરે ઓફિસે શહેરમાં દુનિયામાં ખરેખર કોઈ મોટી ઘટના બને ત્યારે તમે ત્યારે તમને ખબર પડી જ જવાની છે સમાચારો પાછળ કંડાકો બગાડનાર લોકો હોય જ છે અને તે લોકો તમને સામે ચાલીને બધું અગત્યનું જણાવી દેવાના છે કેટલાક લોકોએ ઘરે અખબાર મંગાવવાનું બંધ કરી દીધું ટીવી પર સમાચાર જોવાનું બંધ કરી દીધું અને રેડિયો પણ નહીં સાંભળવાનો એવો પ્રયોગ કર્યો તમને જાણીને નવાઈ લાગશે તેમને બધી જ અગત્યની માહિતી અને સમાચારો મળતા રહ્યા હતા તમને પણ માહિતી અને સમાચાર મળતા જ રહેશે માટે ચિંતા ના કરશો ટેકનોલોજી પાછળ ગેના ન થશો એક આજે જ નક્કી કરો કે કામના કલાકો દરમિયાન વચ્ચે થોડો ટાઈમ તદ્દન મૌન પાળો અને નીરવ શાંતિનું વાતાવરણ ખડું કરી દેશો રોજ સવારે એક કલાક અને એક કલાક સાંજે સેલ ફોન જેવા બધા જ સાધનો બંધ કરી દો ટીવી રેડિયો બંધ કરી દો તમને નવાઈ નાખશે આ ટાઈમ દરમિયાન કશું જ બનવાનું નથી બે અઠવાડિયે એક દિવસ રજા રાખો અને તે દિવસે કમ્પ્યુટરને ખોલવું જ નહીં બ્લેકબેરી પર ઇમેજ ચેક કરવાના જ નહીં કે બીજા કોઈના બીજા કોઈ આધુનિક ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ્સ પાછળ ટાઈમ બગાડવાનો જ નહીં સાંજ સુધીમાં બિનજરૂરી વાર્તાલાપના અભાવને કારણે ઊંટાના તમે એકદમ માનસિક શાંતિ અનુભવશો સંપર્કને કારણે ઊભું થતું ટેન્શન તમે ટાળી શકશો અને તમારા મગજની બેટરી ફરી રિચાર્જ થઈ જશે તમે વધારે ચુસ્તી તંદુરસ્તી અને ઉત્સાહનો અનુભવ કરી શકશો આળસ એટલે જ સ્નો પોઈઝન પ્રકરણ અઢાર કામને ટુકડામાં વેચી નાખો કોઈ પણ આદત પાતળા તંતુ જેવી હોય છે પણ ધીમે ધીમે તે તાંતણો મજબૂત તાર બનતો જાય છે તેની સાથે બીજા તાણ વણો તો મજબૂત દોરડું તૈયાર થઈ જાય છે એ આપણા વિચાર અને સક્રિયતાને એકબીજા સાથે મજબૂત રીતે બાંધી દે છે ઓરિસન સ્વેટ માર્ડન કોઈ કામ બહુ લાંબો ટાઈમ માંગે તેવું પ્રથમ દ્રષ્ટિએ લાગે તો તેના માટે આળસ થશે તેના કારણે પ્રારંભ કરવાનું મન થાય જ નહીં અને કામ પેન્ડિંગ રાખ્યા કરીએ આનો એક ઉપાય છે કામને સ્નાઇઝની જેમ ટુકડામાં વહેંચી દેવાનો લાંબા નચક નાખતા કામને નાના નાના વિભાગોમાં વહેંચી નાખવાની મેથડને સેનામી સ્નાઇડ મેથડ કહે છે આ મેથડ પ્રમાણે કામ કે પ્રોજેક્ટને નાની નાની પ્રવૃત્તિઓમાં વહેંચી નાખવાના છે કામની યાદી બનાવો તેને સ્ટેપ બાય સ્ટેપ પ્રવૃત્તિ પ્રમાણે લખો હવે દરેક સ્ટેપ વારાફરથી લેતા જાઓ સિમ્પલ એક વખતે એક પગનું ભરવાનું સહેલું છે કામ ટુકડામાં થવા લાગે છે અને તમને ખ્યાલ પણ ન આવે તે રીતે આખરે પૂર્ણ પણ થઈ જાય છે કામ પૂરું કર્યાની હાશ આપણને હાથ પરનું કામ પૂરું કરી દેવાની એક તત્પરતા હોય છે કામ પૂરું થયા પૂરું થાય ત્યારે સંતોષ અને આનંદ થાય છે એથી અંદરની આપણી ઈચ્છા કામ જલ્દી પૂરું કરવાની જ હોય છે તેનો અર્થ એ કે અનકોન્શિયસ માઇન્ડમાં આપણને કામમાંથી જલ્દી હાશ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય છે આ ઈચ્છાને કારણે સામે સામે આવેલું કામ આપણે તરત હાથમાં લઈને તેને પૂરું કરવાની તત્પરતા દાખવીએ છીએ કામ પૂરું થાય ત્યારે મગજમાં કેમિકલ છૂટતા હોય છે અને તેના કારણે હાશકારો અનુભવાતો હોય છે કામ જેટલું મોટું તેટલું તેને પૂરું કરવાનો આનંદ વધારે એકાદ કામ એક જ નાનું કામ પૂર્ણ થઈ જાય તો આપણને આનંદ થતો હોય છે તે આનંદના ઉત્સાહમાં આપણે બીજા પણ કામ તરત પૂરા કરી દઈએ છીએ આ રીતે આપણે સતત વ્યસ્ત રહેતા હોઈએ છીએ તમે વિચારપૂર્વક કામ પૂર્ણ કર્યાની હાસને કેળવતા જશો તેમ વધુને વધુ કામ હાથમાં લઈને પૂર્ણ કરવા તત્પર રહેશો કામ થાય હરતા ફરતા તમારા રોજિંદા કામ ચાલતા હોય ત્યારે વચ્ચે પંદર પંદર પાંચ પંદર મિનિટ અટકીને કોઈ અન્ય કામનો એકાદ ભાગ પૂરો કરી દેવાની એક મેથડ પણ બહુ ઉપયોગી છે હળતા ફરતા એક નાનકડું કામ કરી નાખવાનું અને વળી પાછું મૂળ કામમાં લાગી જવાનું કામને સ્નાઇઝમાં વેચી દેવાની મેથડ જેવી જ આ મેથડ છે અને અહીં પણ ટુકડે ટુકડે કામ પાર પાડવાની વાત છે કામ થતું જાય તે રીતે ઉત્સાહ પણ જળવાઈ રહે અને આખરે વાટ વાતમાં કામ પૂરું થઈ ગયાની હાશ થાય છે કોઈ કામ પહેલીવાર તમારી સામે આવે અને તરત બહુ લાંબુ કંટાળાજનક કે અઘરું લાગે ત્યારે આ સ્નાઇઝ કે હરતા ફરતા કામની મેથડ ઉપયોગમાં લેવી જોઈએ દાખલા તરીકે મારા એક મારા એવા કેટલાક મિત્રો છે જેઓ રોજ ફક્ત એક પેજ લખીને સારા લેખક બની શક્યા છે તમે પણ ટુકડે ટુકડે કામ કરતા રહો કામને ટુકડામાં વહેંચી નાખો એક લાંબા કંટાળાજનક કે મુશ્કેલ નાખતા કામને પાર પાડવા માટે તમે ટુકડામાં વહેંચી નાખો તે પછી તેને તબક્કાવાર સ્ટેપ બાય સ્ટેપ પૂરું કરતા જાઓ બે સક્રિય બનો સફળ માણસનું લક્ષણ એ હોય છે કે તેઓ કોઈ સારા આઈડિયા આવે કે તરત જ તેનો અમલ કરે છે તેના કારણે તે લોકો ઝડપથી નવું અપનાવે છે નવું શીખે છે અને વધારે સારા પરિણામો આવે છે તમે પણ વિલંબ ન કરો અને સારા આઈડિયા પર આજે જ અમલ કરો આળસુની પ્રાર્થના ઈશ્વર નથી સાંભળતો પ્રકરણ ઓગણીસ ચોક્કસ કામ માટે ચોક્કસ સમયગાળો રાખો થોડા ધ્યેય પર થોડા ધ્યેયો પર જ તમારી બધી શક્તિ કેન્દ્રિત કરવામાં આવે તો જીવન ઉત્સાહભર્યું બની જાય છે નીળો ક્યુબેઇન તમારા અગત્યના કામ પાર પાડવા માટે તમારે એક એક સાથે સારો એવો ટાઈમ જોઈએ તેમાં વચ્ચે અવરોધ આવવો જોઈએ નહીં તમારા અગત્યના કામ માટે તમે પૂરતો ટાઈમ દિવસ દરમિયાન અલગ કાઢી શકો છો કે કેમ તેના આધારે તમારી સફળતા નક્કી થાય છે સફળ સેલ્સ પર્સન રોજ દિવસનો અમુક ભાગ સંભવિત ગ્રાહકોને ફોન કરવા પાછળ વિતાવે છે તેમાં આળસ કરવાની નહીં તેઓ નક્કી કરતા હોય હોય છે કે રોજ સવારે દસથી અગિયાર દરમિયાન સંભવિત ગ્રાહકોને અચૂક ફોન કરવા તેમાં ચૂક ન થાય તે પ્રકારની શિસ્ત તેઓ કેળવે છે એ જ રીતે ઘણા બિઝનેસ એક્ઝિક્યુટિવ પણ સાચી માહિતી મેળવવા માટે સીધા જ ગ્રાહકોને ફોન કરવા માટે દિવસમાં અમુક ટાઈમ અચૂક ફાળવે છે પત્રોના જવાબ આપવા મેસેજ મળ્યો હોય તો તેના ફોન કરવા જેવા કામ માટે પણ તેઓ અમુક ટાઈમ અલગથી જ ફાળવે છે કેટલાક લોકો અડધો કલાક કસરત માટે કાઢી જ લે છે અને કેટલાક લોકો રોજ રાત્રે સૂતા પહેલાં પંદર મિનિટ પુસ્તક વાંચવાનો નિયમ રાખે છે ટાઈમની યોગ્ય વહેંચણી કરી દો ટાઈમ પત્રક બનાવો દાદરમાં કલાક અને મિનિટ પ્રમાણે અગાઉથી જ કયા કયા કામ કરવાના છે તે નોંધી દેવામાં આવે તો વ્યવસ્થિત આયોજન થઈ જાય છે તેના કારણે જરૂરી કામ માટે પૂરતા ટાઈમની ફાળવણી થઈ જાય છે તેના કારણે જરૂરી કામ માટે પૂરતા ટાઈમની ફાળવણી થઈ જાય છે કે કેમ તેની ખાતરી તમને થઈ શકે છે તમે જે તે કામ માટે ટાઈમની ફાળવણી કરી હોય તે દરમિયાન તમારા ફોન બંધ રાખો બીજા ડિસ્ટર્બન્સ ન આવે તેવી પણ વ્યવસ્થા કરો અને ફાળવેલા ટાઈમમાં નિર્ધારિત કામ જ સતત કરતા રહો એક સારી આદત એ છે કે વહેલા ઉઠીને સવારે જ કેટલાય કામ ઘરે જ પતાવી દેવા અમુક કામ તમે ઘરે કોઈ દખન વિના વધારે ઝડપથી પૂરા કરી શકો છો ઓફિસમાં સતત ફોન ચાલતા હોય છે અને સ્ટાફના લોકો ડિસ્ટર્બ કરતા રહે છે દરેક મિનિટનો હિસાબ રાખો તમે ટૂર પર નીકળ્યા ત્યારે અગાઉથી આયોજન કરી રાખ્યું હોય તો ફ્લાઇટ દરમિયાન ઓફિસનું ઘણું કામ પટાવી શકાય હવાઈ મુસાફરી દરમિયાન બીજું કોઈ ડિસ્ટર્બન્સ નથી હોતું એટલે તમને નવાઈ લાગશે કે કેટલું બધું કામ તમે પૂરું કરી શક્યા દરેક મિનિટનો હિસાબ રાખો તો તમે ઊંચા પ્રકારની કાર્યકુશળતા પ્રાપ્ત કરી શકો છો પ્રવાસ દરમિયાન જે ટાઈમ મળે તેનો સૌ સદુપયોગ તે દરેક મિનિટનો હિસાબ રાખવા બરાબર જ છે વિશાળ પિરામિડો પર એક એક પથ્થર મૂકીને ચણવામાં આવ્યા છે તમે પણ કારકિર્દીમાં એક પછી એક જવાબદારી સારી રીતે પાર પાડીને આગળ વધતા રહી શકો છો તમારા કામનો નિર્ધારિત રીતે પૂરા થઈ જાય તે માટે દરેક તમારે દરેક મિનિટનું પદ્ધતિસર મેનેજમેન્ટ કરવાનું છે ચોક્કસ કામ માટે ચોક્કસ ટાઈમગાળો રાખો એક સતત વિચારતા રહો કે તમારા અગત્યના કામો માટે દિવસ દરમિયાન વચ્ચે કયા ક્યારેય સારો એવો ટાઈમ અલગ ફાળવી શકાય તેમ છે તે ટાઈમ દરમિયાન નિર્ધારિત કામો પર જ પૂરતું ધ્યાન આપો કે જેથી તમને લાંબા ગાળે ફાયદો થાય બે દરેક મિનિટનો હિસાબ રાખો અગાઉથી જ તમારા કામોનું આયોજન કરીને કામ કરો જેથી તમે વચ્ચે અટક્યા વિના કામ કરી શકો તમારે શું પરિણામ પ્રાપ્ત કરવાનું છે તે બાબતને ક્યારેય નજર સમક્ષી હટવા દેશો નહીં આજની આરસ આવતીકાલની નિષ્ફળતા છે પ્રકરણ વીસ દરેક કામમાં અર્જન્સી લાવો યોગ્ય ટાઈમની રાહ જોઈને બેસી ન રહો એકદમ યોગ્ય ટાઈમ ક્યારેય આવતો નથી તમે જ્યાં ઊભા છો ત્યાંથી જ સફરનો આરંભ કરી દો અને ઉપલબ્ધ સ્ત્રોતોને કામે નગાડો રસ્તામાં તમને વધારે સારા સાધનો મળી આવશે નેપોલિયન હેડ સફળ માણસોનું એક ધ્યાનાકર્ષણ લક્ષણ તે લોકો મેન્ટો હોય છે તે લોકો ઉતાવળીએ કે પોતાનું કામ જલ્દી પૂરું કરવાની ભાગદોડમાં હોય છે કુશળ લોકો ટાઈમ કાઢીને વિચારપૂર્વક યોજના ઘડે છે અને પોતાની પ્રાયોરિટી નક્કી કરે છે તે પછી ઝડપથી તેને અમલમાં લાગી જાય છે તે લોકો સતત અને સ્થિર ચિત્તે કામ કરે છે તેના કારણે સામાન્ય માણસ જેટલા ટાઈમમાં જેટલું કામ પૂરું કરે તેના કરતાં અનેક ગણું વધારે કામ તે લોકો પાર પાડી દેતા હોય છે કામના પ્રવાહમાં વહેવા નાખો તમારા સૌનું અગત્યનું કામ હોય તેમાં તમે વ્યસ્ત થઈ જાઓ તેના કારણે કામની એક પ્રવાહી ગતિ પકડાઈ જતી હોય છે અંગ્રેજીમાં તેને ફ્લો કહે છે જ્યાં ગુજરાતીમાં કહી શકાય કે કામની ગતિ પકડાઈ ગઈ ઘણીવાર કેટલાક કામમાં આપણે એવા વ્યસ્ત થઈ જઈએ છીએ કે કામના પ્રવાહમાં ટાઈમ વહેવા લાગે છે આ રીતે તમે તન્મયતાથી કામ કરો છો ત્યારે મગજમાં ખૂબ સારી અસર પેદા થાય છે તમને ઉત્સાહ અને પ્રસન્નતાનો અનુભવ થાય છે તમને એવું લાગે છે કે તમારા માટે દરેક કામ આસાન થઈ ગયું છે તમને કામમાં મજા આવે છે અને થાકનો જરાય અનુભવ થતો નથી પ્રવૃત્તિમાં વ્યસ્ત થઈ જવાની આ સ્થિતિમાં વ્યક્તિ વધુ ક્રિએટિવ વધુ સ્વપ્નદ્રષ્ટા અને વધુ સજ્જ બને છે તમારામાં એક સહજતા આવે છે અને કામમાં બહુ ચોકસાઈ આવી જાય છે તમે તમારી આસપાસના લોકો અને તમારી કામની દુનિયા વચ્ચે એક સેતુ બંધાયેલો જોઈ શકો છો આવી એકાગ્રતાની સ્થિતિમાં જ તમે તમને ખૂબ બ્રિલિયન્ટ આઈડિયાઝ આવે છે અને તમે વધારે સારી રીતે તમારા લક્ષ્યોને પાર પાડી શકો છો કામની અર્જન્સી જગાવો તમે એક ફ્લોમાં કામ કરવા માંગતા હોવ તો તમારે કામ કરવા માટેની તત્પરતા અર્જન્સી જગાવવી પડે છે અંદરથી એવી ઈચ્છા જાગૃત કરવી પડે કે કામ ઝડપથી પૂર્ણ કરી દેવું છે આવી ઉત્સુકતા તમને કામ ઝડપથી કરવા માટે પ્રેરે છે કામની અર્જન્સી જગાવવી એટલે ખુદની સાથે જ હરીફાઈ કરવી આવી અર્જન્સીને કારણે સક્રિય થવા માટેની વૃત્તિ તમારામાં જાગે છે તમે વાતો કરવાને બદલે કામે લાગી જાઓ છો તમારું ધ્યાન તરત જ એ બાબત પર જાય છે જે તમે તત્કાલ હાથ પર લઈ શકો છો આવી તત્પરતાથી કામ કરવાને કારણે સફળતા સહેલાઈથી મળે છે આવી તત્પરતા પેદા કરવા માટે તમારે તરત જ અમલમાં લાગી જવું પડે અને કામને એક ધારી ઘટીએ ચાલુ રાખવું પડે તમે જેટલી વધારે ગતિએ કામ પૂર્ણ કરવા લાગો તેટલી વધારે ઝડપથી દાખવવાની ઈચ્છા જાગશે અને એ રીતે તમે એક ફ્લોમાં આવી જશો કાર્યમાં આવેગ પેદા કરો તમે સતત તમારા અગત્યના કામોમાં રત રહો તેના કારણે કામોમાં એક નય પેદા થતો હોય છે અને સેન્સ ઓફ મોમેન્ટ કહે છે આવી આવી રીતે કામ કરવાની પદ્ધતિ સફળતામાં મેમોન્ટન પ્રિન્સિપલ એટલે કે આગેવાનીના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે આ સિદ્ધાંત પ્રમાણે કોઈ પણ કામ શરૂ કરતાં પહેલાં જરૂરી મક્કમતા પેદા કરવા માટે શક્તિ અને સાહસની બહુ જરૂર પડતી હોય છે પણ એકવાર કામ ગતિમાં આવે તે પછી તેમાં એક નય પેદા થતો હોય છે તે પછી કામ ચાલુ રાખવા ઓછી શક્તિની જરૂર પડતી હોય છે સારી વાત એ છે કે તમે જેટલી ઝડપે કામ કરશો એટલી તમારી ઊર્જા વધતી જશે તમે ગતિએ કામ કરવાથી વધારે સફળતા મળે છે અને સફળતાથી તમારો ઉત્સાહ વધે છે તમને વધારે અનુભવ મળે છે અને વધુ શીખવા માટે મળે છે કામમાં તમારી નિપુણતા વધે છે અને તમે કુશળતા પ્રાપ્ત કરો છો કામ માટે તત્પરતા અને કારકિર્દીના પદ પર ઝડપથી દોડતા કરી દે છે તે વધુ શક્તિથી વધુ પ્રાપ્ત કરશો એટલો તમારો વિશ્વાસ વધતો જશે આત્મસન્માન વધશે અને ખુદ પર જ ગૌરવ થશે પોતાના જીવન અને કારકિર્દી પર સંપૂર્ણ નિયંત્રણને તમે આત્મસંતોષ પણ મળશે શુભસ્ય શીઘ્રમ કોઈ પણ કામનો તરત પ્રારંભ કરી દેવો માટે ખુદને પ્રેરવા માટે સૌથી ઉપયોગી શબ્દો છે ચાલો ત્યારે નાગી પડો બસ અપગળી ચાલો અત્યારે જ અભિહાર સુભસ્ય શીઘ્રમ અંગ્રેજીમાં કહીએ તો ડુ ઇટ નાઉ આ રીતે કામનો શુભ આરંભ કરી દીધા પછી વચ્ચે તમને લાગે કે કામ ધીમું પડવા લાગ્યું છે કે અન્ય પ્રવૃત્તિઓ આડે આવી રહી છે ત્યારે આ શબ્દ જાતને કહો બેક ટુ વર્ક પહેલાં કામ પટાવો મૂળ પહેલાં પહેલું કામ પહેલાં તમે એવી છાપ પાડી શકો કે તમે પરિણામ લાવનાર કામના માણસ છો તો તેનાથી સૌથી વધુ ફાયદો થશે તેનાથી સૌથી વધુ ફાયદો થશે કામના માણસ તરીકેની તમારી છાપ તમને તમારા ક્ષેત્રમાં સૌથી વધુ આદરણીય અને સૌથી અગત્યની વ્યક્તિ બનાવી દેશે દરેક કામની અર્જન્સી લાવો દરેક કામમાં અર્જન્સી લાવો એક તમે જે પણ કામ કરો તેમાં તત્પરતા સેન્સ ઓફ અર્જન્સી પેદા કરો જે કામમાં તમે આળસ આવતી હોય તેવું કામ પસંદ કરો પછી તે કામ હાથ પર લઈને ઝડપથી પૂરું કરો આવા અનગમતા કામને તરત જ હાથ પર લઈને પટાવી દેવાની ટેવ પાડો બે તમને કોઈ તક દેખાય કે કામમાં કોઈ મુશ્કેલી દેખાય બંને સંજોગોમાં તરત જ પગનાનો તમને કોઈ જવાબદારી સોંપવામાં આવે ત્યારે તરત જ તેના પર સક્રિય થઈ જાઓ કામ પૂરું કરીને તરત જ તેની જાણ કરી દો તમારા જીવનને જે પણ અગત્યની બાબતો છે તેમાં ખૂબ સક્રિય રહો તેના કારણે તમે વધારે ઉત્સાહ અને આનંદનો અનુભવ કરશો તમને નવાઈ લાગશે કે તમે કેટલા વધારે સફળ કેટલી વધારે સફળતા મેળવી શકો છો આળસનો આરંભ એટલે પ્રકૃતિનો અંત પ્રકરણ એકવીસ કામની ગતિ એકધારી આ રહ્યું ઉચ્ચ યોગ્યતાનું રહસ્ય સતત પ્રેક્ટિસ દ્વારા શીખો કે કઈ રીતે તમારા સ્ત્રોતનો ઉપયોગ કરવો કોઈ એક ટાઈમે કોઈ એક લક્ષ્ય પર તમે કેન્દ્રિત કરવાની ઉચ્ચ યોગ્યતા પેદા થાય છે જેમ્સ એનેન દરેક ચર્ચાનો આખરે એક જ સાર છે કામે લાગી જાઓ સક્રિય બનો અમલ કરો ગમે તેટલું આયોજન પ્રાયોરિટી અને વ્યવસ્થા કર્યા પછી તેનો સાચો આધાર તેના અમલ પર જ રહેલો છે માનવ સમાજમાં સાચી સફળતા અને સિદ્ધિ જે તે ક્ષેત્રમાં સતત કરવામાં આવેલી મહેનતના પરિણામ પરિણામે મળે છે તમે પોત તમે પોતે પણ સફળ બનવા માંગતા હો તો તમારે સૌથી અગત્યના કામને અમલમાં મૂકી તેનું ધાર્યું પરિણામ ન આવે ત્યાં સુધી તેની પાછળ સતત મંઠ્યા રહો એકવાર આરંભ કરો પછી પાછા ન હતો કામના આરંભ પછી સૌથી અગત્યની વાત એ તે અટકે નહીં તે જોવાનું છે સો ટકા પરિણામ ન આવે ત્યાં સુધી વચ્ચે કોઈ અડચણ ન આવે તે તમારે જોવાનું છે આળસ સામે આવીને ઊભી રહે ત્યારે તેને અદવિદા કહો અને ખુદને કહો ફરી પાછા કામે લાગો બેક ટુ વર્ક આવા પ્રેરણાત્મક વાક્યો દ્વારા ખુદને ફરી સક્રિય કરી દો તમે એકાગ્રતાથી કોઈ પણ કામે લાગી જશો તો તેનાથી ઓછા ટાઈમમાં કામ પૂરું કરી શકશો તે માટે કોઈ પણ આધાર ન રાખો દરેક કામ એકને હાથે જ પૂરું કરવાનું લક્ષ્ય રાખો અભ્યાસમાં એવું જોવા મળ્યું છે કે કામ એકવાર શરૂ કરી વચ્ચે અટકાવી ફરી શરૂ કરવામાં આવે તેના કારણે કામ પૂરું કરવા માટે જરૂરી ટાઈમ પાંચ ગણો વધી જતો હોય છે અટકેનું કામ ફરી હાથમાં લો એટલે ફરી એકવાર થઈ ગઈને કામ પર નજર નાખવી પડે હાલની સ્થિતિને સમજવા પાછળ ટાઈમ બગાડવો પડે પ્રારંભમાં ગતિ ઓછી હોય છે એટલે નવેસરથી કામ શરૂ કર્યા પછી ગતિ વધારવા માટે જોર કરવું પડે છે કામનો ધ્યેય ફરી પેદા કરવા માટે ટાઈમ લાગી જાય છે તેના બદલે તમે એકવાર પૂરતી તૈયારી પછી જ કામ શરૂ કરો હવે તેને વચ્ચે અટકાવો નહીં તો એક ગતિ અને એક સાથે કામ થાય છે ઝડપ વધતી જાય છે એક ધારી ગતિએ કામ કરવાથી તમારી કુશળતા વધી જાય છે ઓછા ટાઈમ અને શક્તિથી વધુ સારા પરિણામો લાવી શકાય છે ટાઈમને વેડફો નહીં તમે કોઈ એક કામ કરવાનું નક્કી કર્યું તે પછી અન્ય પ્રવૃત્તિ કરો તે ટાઈમનો બગાડ છે તમે જાતે જ નક્કી કર્યું હોય કે આ કામ અગત્યનું છે તેથી અન્ય પ્રવૃત્તિઓને એટલી અગત્યતા રહેતી નથી તે સમજી શકાય તેવું છે તમારા નક્કી કરેલા કામ એક ધારી ગતિએ કરવાની શિસ્ત કેળવો તો જ તમે વધારે કુશળતાથી કામ કરી શકશો એક ધારી ગતિથી કામ કરવાથી તમે ઓછા ટાઈમમાં વધુ મૂલ્યવાન કામ કરી શકશો કામ દરમિયાન વચ્ચે તમે અટકો એ તમારી શિસ્તતાનો ભંગ છે ચાલુ કામ અટકાવશો તો હતા ત્યાંને ત્યાં આવી જશો તે પછી ફરીથી તે કામ શરૂ કરવામાં વધારે કષ્ટ પડશે અને આટલો ટાઈમ એટલો ટાઈમ વેડફાશે સ્વયં શિસ્ત અગત્યની છે એલ્બર્ટ હ્યુબાર્ટ સ્વયંસિદ્ધની વ્યાખ્યા આપતા કહે છે તમારે જે કામ ખરેખર કરવું જોઈએ પણ કરવાની ઈચ્છા ના હોય અને છતાંય તે કામ ટાઈમસર કરી નાખો તે સ્વયં શિસ્ત છે કોઈપણ ક્ષેત્રમાં સફળતા માટે શિસ્ત અનિવાર્ય છે સ્વયં શિસ્ત સ્વયં નિયંત્રણ અને સ્વ આવડત તમારું એક અનોખું વ્યક્તિત્વ ઘડે છે તમે અગત્યનું કામ આરંભી તેને સો ટકા પૂરું કરી જ જપો છો કે કેમ તેના દ્વારા તમારા મક્કમ મનોબળ નક્કર વ્યક્તિત્વ અને ઉચ્ચ નાયકાતની કસોટી થઈ જાય છે તમારી મક્કમતા એ હકીકતમાં સક્રિય બનેલી સ્વયંશિસ્ત છે મજાની વાત એ છે કે તમે જેટલા સ્વયંશિસ્ત દાખવશો એટલું ખુદ એટલું ખુદ માટેનું માન વધતું જશે તેટલો આત્મવિશ્વાસ પણ વધશે આત્મવિશ્વાસ અને જાત પર ભરોસો જેટલો વધારે એટલી વધારે સ્વયંશિસ્ત તમે જાત પાસે પાડવી પડાવી શકો સ્વયંશિસ્ત પ્રમાણે કેવી રીતે સ્વયંશિસ્ત પ્રાપ્ત કરી લેવાને કારણે તમે વધારે ઊંચો લક્ષ્યાંશ રાખી શકશો તમે પોતે જ તમારા ભાગ્યના વિધાતા બની શકશો તમારા ભવિષ્યને ધારી દિશામાં દોરી જવા માટેનું કુશળતા તમે પ્રાપ્ત કરી શકશો આવી સ્વયંશિસ્ત તમારા સ્વભાવમાં વણાઈ જાય પછી તમારું સૌથી અગત્યનું કામ એ રહેશે કે તમે તમારા જીવન અને કારકિર્દી કારકિર્દીનો સૌથી અગત્યની બાબતને નક્કી કરી તેને મેળવવા લાગી જાઓ કામની ગતિ એક એકધારી એક એક્શન આજે આજે જ નિર્ધાર કરો કે જે કામ પૂરું થઈ શકે તેમ છે તેને પૂરું જ કરીને જમજો બે એકવાર તમારું કામ શરૂ થયા પછી તે એકધારી ગતિએ ચાલતું રહે અને તેમાં વચ્ચે કોઈ અડચણ ન આવે તે પ્રકારની શિસ્તતા કેળવો આ કામમાંથી હું જનિત નહીં થાઉં તેવી મક્કમતા કેળવો આ કામ સો ટકા પૂરું થાય પછી જ જંપવું છે તે નક્કી કરો તેને તમારી મક્કમતાની કસોટી સમજો તમારી મક્કમતા તમારી મક્કમતાની પરીક્ષામાં પાસ થવા માટે હાથમાં લીધેલા કામને એકધારી ગતિએ આગળ વધારતા રહો આળસ વિકાસ ભક્ષી છે નિત્ય જ્ઞાન ઓડિયોઝ આળસને કહો અનવિદા બ્રાયન ત્રેસી આ ઓડિયો બુક સાંભળવા બદલ તમારો આભાર આળસને કહો અનવિદા બ્રાયન ત્રેસી સમાપન અને સારાંશ નિત્ય જ્ઞાન ઓડિયોઝ જીવનમાં આનંદ સંતોષ સફળતા અને ખુશાલી માટે એ અનિવાર્ય છે કે આપણે આપણા અગત્યના જીવનના કામો સફળતાપૂર્વક પાર પાડતા રહીએ રોજે રોજ આપણે આપણી જવાબદારી નિભાવીને નિભાવવાની છે અને તે રીતે એક જ ભરપૂર જીવન જીવવાનું છે સારી વાત એ છે કે સક્રિય જીવનની આદત કેળવી શકાય છે અગત્યના કામોને વિના વિલંબે હાથ પર લેવાની એકવાર આદત પડી જાય તે પછી સફળતા આડે કશું આવતું નથી અગત્યના કામોને ટાળવા આવતીકાલ પર પેન્ડિંગ રાખવા કે તેના માટે આરસ કરવી તે એક મોટી સમસ્યા છે તેને નિવારવા માટે એકવીસ અદ્ભુત ઉપાયો આ પુસ્તકમાં વર્ણવ્યા છે આરસને અનવિદા કરી દેવાની હવે છેલ્લા હવે છેલ્લે તેનો સાર અહીં રજૂ કરીએ છીએ આ એકવીસ ઉપાય ટેકનિકો મેથડને સતત અજમાવતા રહો અને જ્યાં સુધી તમારા સ્વભાવને એ એક ભાવ ન બની જાય ત્યાં સુધી જપશો નહીં તેમાં જ તમારા ઉજળા ભવિષ્યની ગેરંટી રહેલી છે એક તક તો ગોઠવી દો તમે ખરેખર શું કરવા માંગો છો તે નક્કી કરી દો સ્પષ્ટ બહુ જરૂરી છે સ્પષ્ટતા બહુ જરૂરી છે કામ શરૂ કરતા પહેલાં તમારા ધ્યેય અને હેતુઓની નોંધ કરી દો બે રોજિંદા કામનું એડવાન્સ આયોજન કરો કામના આયોજન પાછળ તમે એક મિનિટ આપશો તેની સામે કામના અમલ વખતે પાંચથી દસ મિનિટ બચાવી શકશો ત્રણ એંસી વીસના નિયમને અમલ બનાવો તમારી વીસ ટકા પ્રવૃત્તિ તમારી સફળતાના એંસી ટકાનો ફાળો આપે છે હંમેશા તમારા ટોચના વીસ ટકા કામો પર જ ધ્યાન કેન્દ્રિત કરો ચાર પરિણામનો વિચાર કરો તમારા સૌથી અગત્યના કામનું શું ફળ મળશે તે વિચારો પરિણામ સારું પણ આવી શકે કે ખરાબ પણ હોઈ શકે પરંતુ સૌથી ગંભીર પરિણામ કયું હશે તે વિચારો સૌથી વધારે ગંભીર પરિણામ માટે જવાબદાર કામો પર તમારું લક્ષ્ય કેન્દ્ર કરો પાંચ આરસને ક્રિએટિવ બનાવો તમે બધું જ કામ તો કરી શકવાના નથી તેથી ઓછા મહત્ત્વના હોય તે કામોને પેન્ડિંગ રાખવાનું તમારે શીખવું પડશે તેમ કરવાથી તમે તમારો ટાઈમ અને શક્તિ વધુ મૂલ્યવાન પ્રવૃત્તિઓ પર કેન્દ્રિત કરી શકશો છ એબીસીડી ઈ e, મેથડ આજમાવો તમે કામની યાદી તૈયાર કરી હોય તેના પર કામ શરૂ કરતા પહેલાં થોડીવાર તેના પર વિચાર કરો તે કામની તેની યોગ્યતા અને અગત્યતા પ્રમાણે ગોઠવણી કરો તેને ક્રમ આપો અને એ બી સી ડી ઈ પ્રમાણે ગ્રેડ આપો તેના કારણે હંમેશા તમે તમારા સૌથી અગત્યના કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો સાત પરિણામલક્ષી પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરો તમારા માટે જે સૌથી સારું પરિણામ લાવનારું કામ હોય અને જે પાર પાડવું તમારા માટે અનિવાર્ય હોય તેના પર જ દિવસભર વ્યસ્ત રહો આઠ ત્રણના નિયમનો અમલ કરો તમારા કામને એવી ત્રણ બાબતોને અલગ તારવો જે નેવું ટકા જેટલું યોગદાન આપે છે આ ત્રણ પ્રવૃત્તિઓ સિવાયનું બીજું છોડો તેના કારણે ટાઈમ વધશે જે તેમ જે તમે પોતાના માટે અને કુટુંબ માટે ફાળવી શકશો નવ કામના પ્રારંભ પહેલાં પૂરતું આયોજન તમે કામ શરૂ કરો તે પહેલાં બધી જ વસ્તુઓને હાથ વગી રાખો બધા જ પેપરો માહિતી સાધનો કામની ચીજ આંકડાકીય વિગતો કામ પૂરું કરવા માટે જેની જરૂર પડતી હોવાની હોય તે બધું એકઠું કરો હવે કામ શરૂ કરો તો ફટાફટ થશે દસ ટીપે ટીપે સરોવર ભરાય ટાઈમ માંગીને તો મુશ્કેલ કામ પણ તમે તબક્કાવાર કરો તો પૂરું થઈ શકે છે કટકે કટકે કામ કરતા જાઓ અગિયાર તમારી આવડતને ધાર કાઢો તમારી કામગીરીમાં તમે નિપુણતા મેળવી દેશો તો કામનો અમલ પર અમન પણ તરત જ કરી શકશો અને તેને પૂરું પણ જલ્દી કરી શકશો બાર તમારી ટેલેન્ટનો ભરપૂર ફાયદો લો એ વાત બરાબર સમજી લો કે કઈ બાબતમાં તમે નિષ્ણાંત છો તમે જેમાં માસ્ટરી દાખવી શકો તેમ હોય તેની પાછળ જ પૂરા દિનથી લાગી જાઓ તમારી ટેલેન્ટના ઉપયોગ દ્વારા કામને ખૂબ સારી રીતે પાર પાડો તેર નબળા પાસા પારખો તમારે ધ્યેયની પ્રાપ્તિમાં તમને આંતરિક રીતે અને બાહ્યના પરિવારોથી કયા કયા અવરોધો આવી શકે છે તે બરાબર જાણી લો અને જેટલી ઝડપથી નબળા પાસાને ઓળખીને તેને હટાવી શકશો એટલી ઝડપથી કામ પાર પાડી શકશો ચૌદ જાત પર જોર એવી કલ્પના કરો કે તમારે એક મહિના માટે બહારગામ જવાનું છે બહારગામ જવા પહેલાં તમારે તમારા બધા જ કામ પૂરા કરવાના જરૂરી છે એમ વિચારીને હવે તમારા અગત્યના કામને એટલી જ ઝડપથી પૂરા કરો પંદર અંગત શક્તિઓનો મહત્તમ ઉપયોગ કરો દિવસ દરમિયાન કામ કરવાની તમને સૌથી મજા ક્યારે આવે છે અને કયો ટાઈમ એવો છે જ્યારે તમારો મૂડ નથી હોતો તમારા એનર્જી લેવલને ઓળખી લો કામ કરવાના તમારા મૂડને ટાઈમે જ તમારા સાથે અગત્યના કામોને ગૂંથવો ખૂબ જ ખૂબ જ આરામ કરો જેથી બાદમાં વધારે સારી રીતે કામ થઈ શકે શોધ એક્શન માટે જાતે જ પ્રેરણા આપો તમે જ બનો તમારા ચીયર નીડર દરેક સ્થિતિમાં સારી બાબતોને જોવાનું શીખો સમસ્યા પણ નહીં તેના ઉકેલ પર ધ્યાન આપો હંમેશા આશાવાદી રહો અને રચનાત્મક અભિગમ રાખો સત્તર ટેકનોલોજી પાછળ ઘેના ન થશો ટેકનોલોજીનો ઉપયોગ તમારી કાર્યક્ષમતા વધારવા ઝડપી સંપર્ક કરવા માટે છે તેના ગુનામ બનવાનું નથી સેન ફોનને અમુક ટાઈમ બંધ રાખવાની આદત પાડો અડાર કામને ટુકડામાં વહેંચી નાખો મોટા અને મુશ્કેલ કામોને નાના નાના વિભાગોમાં વહેંચી નાખો તેને કટકે કટકે પૂરા કરતા રહો એક ટાઈમે એક નવી પ્રવૃત્તિ કરવાની ઓગણીસ ચોક્કસ કામ માટે ચોક્કસ સમયગાળો રાખો તમારા દિવસનું એવું રીતે આયોજન કરો કે તમારા સૌથી અગત્યના કામ માટે તમને ખાસ્સો ટાઈમ અલગ મળી રહે તે દરમિયાન બીજા કોઈ કામ આડે આવવા જોઈએ નહીં વીસ દરેક કામમાં અર્જન્સી લાવો તમારા અગત્યના કામો હોય તેમાં ઝડપ દાખવવાની ટેવ પાડો માનસ કામનો છે અને બહુ ઝડપી પણ છે એવી છાપ ઊભી કરો એકવીસ કામની ઘટી એક ધારી રાખો કામની પ્રાયોરિટી નક્કી કરો અને પછી સૌથી અગત્યનું કામ હોય તે જ હાથમાં લો હવે તેને સો ટકા હવે તેને સો પૂરું ન થાય ત્યાં સુધી અટકો નહીં ધાર્યા પરિણામો લાવવા માટે આ રીત બહુ ઉપયોગી છે આજે જ પ્રતિજ્ઞા લો કે તમે અહીં દર્શાવેલા સિદ્ધાંતો તમારા સ્વભાવ સાથે વણાઈ ન જાય ત્યાં સુધી સતત તેની પ્રેક્ટિસ કરતા રહેશો ખુદને શિસ્તબદ્ધ કરવા માટે આ સિદ્ધાંત ઉપયોગી છે તે પ્રમાણે કામ કરવાની આદત પાડી દો એક બાબતમાં અચૂક સફળતા મેળવી શકશો બસ આના પર અમલ શરૂ કરી દો અને આજથી મચી પડો નિત્ય જ્ઞાન ઓડિયોઝ આળસને કહો અનવિદા બ્રાયન ત્રેસી તો મિત્રો આ હતી આળસને કહો અનવિદા દારી સફળતા મેળવી શકાય છે બ્રાયન ત્રેસી દ્વારા લખેલી એક સુંદર પુસ્તક